રિયાલિટી એક આંકડો પણ જોઈ શકે નહીં જો આંકડો એક જ વેદ થઈ બપોર થઈ ગયો વાતે જુદી હોય પણ ધર્મ નું ફળ શું છે ભૌતિક સુખ વાર્તા ભૌતિક સુખ ધર્મ નું ફળ ભૌતિક સુખ આ ધર્મ નું ફળ આ ભૌતિક સુખ આ પૈસા પૈસા ભરે ગાડીઓ વાડીઓ ભરે છે ને ઘેર પાણી કરે એ બધું ધર્મ નું ફળ છે અને અધર્મ નું ફળ ભૌતિક દુઃખ ધર્મ ને અધર્મ જ્યાં નહીં રિયાલિટી વાત બધું રિલેટિવ ધર્મ ને ધર્મ સુખે નહીં સુખે નહીં શુદ્ધ બધું સલામતી જ નહીં કોઈ જતી અને આ સર સલામત ની જગ્યા કે રિયલ તો શુદ્ધ માર્ગ એટલે વાત સમજવાની જરૂર છે બહાર કોઈ પુસ્તકમાં હોય નહીં આ વસ્તુ શબ્દરૂપ નથી વસ્તુ વસ્તુ જે છે શબ્દરૂપ નથી અનુભૂતિ જેવું છે આ કેવળ એક અનુભૂતિ જેવું છે અનુભૂતિ જ છે કેવળ આગળ ઘરી છે એવું બોલે આગળ ઘરી છે એવું બધા બોલે પણ ગયું શું છે એવું કોઈ કહી શકે નહીં એ તો મારને પૂછવું ના પડે એટલે આત્મા એ અનુભૂતિ છે વસ્તુ એ શબ્દમાં હોય નહીં અને ભગવાન એ અનુભૂતિ છે અને બીજું કે બિલાડી આવે તો નાસી જવું એવું બોલનારા અંદર એવા પોપટ ને બહુ આ દુનિયા ખાઈ ગઈ છે બિલાડી આવે તો નાસી જવું એવું બોલનારા પોપટ એવું બોલનારા પોપટ ના દુનિયા બહુ ખાઈ ગઈ છે બિલાડી આવે તો નાસી જવું એવું બોલનારા જે પોપટ છે એને આ દુનિયા બહુ ખાઈ ગઈ છે બિહારી બિલાડી આવે તો નાસી જવું એવું બોલનારા પોપટ ને આ દુનિયા બહુ ખાઈ ગઈ છે એ દિખાવા અહિયાં આપડે આવીને ઉભા હવે મને ગમે તેટલો કરો મને ગમે તેટલો સારો પોપટ બનાવો એનાથી મારો ઉદ્ધાર નથી થવાનો જે અનુભૂતિ કરાવો એ જ મુખ્ય પોપટ નો શું પોપટ નો બે જાતના પપૈયા બંનેને ઉછેરવાનો ખર્ચ સરખો મેન્ટેનન્સ સરખો મહેનત સરખી અને એકને ફળ આવે એકને ફૂલ આવે ફળ આવે જ નહીં તે પેલું બધું પોપટી બધું શુષ્ક જ્ઞાન કહેવાય શુષ્ક જ્ઞાન ફળ આવે અને આ સાચું જ્ઞાન ને ફળ આવે એ પોપટી જ્ઞાન બધું શુષ્ક જ્ઞાન એ બધું જારી લોકો મજાય બધું જાય દાદા હું જાણું છું એનો એટલે ઊંધો ઊંધો ઉતરતો જાય સ્વતંત્રતા સંપૂર્ણ ભગવાન પર ઉપરી નહીં જાણ પર જાણ પર શું ભગવાન પર ઉપરી ગયું ભગવાન મને વસ થઈ ગયો વસ થઈ ગયો ઉતરી નહીં અને ઉપરી દેવ લોકો ઉપરી જે આવે અમદાવાદ આવ્યો હતો ને એવું કાંઈ ફાટો બાંધેલો હતો ના દારિદ્ર જ્ઞાન દર્શન કોથળી કોથળી છે ને તેનું તપ કરવાનું આવે કઈ જેવું આવે એ કોથળી ખરા થઈ જાય એટલે તપે ના રહે વિચાર કરીએ તો પાંચ આજ્ઞામાં બધું આવી જાય બધા શાસ્ત્રો નો સાર પાંચ આજ્ઞામાં આવી જાય આખું બ્રહ્માંડ નું શાસ્ત્ર એક જ જોડાયા છે ને રકમ છે ને તો પછી લાગે પુસ્તક નો અભ્યાસ લાગે છે

બાકી વાચા કરીએ અભ્યાસ એટલે આગળ અભ્યાસ શું કામ વાળા આગળ અભ્યાસ એટલું બરોબર ત્યાં વાંચ્યું કરી તો હજુ કઈ ચિંતા કોઈ ઘટી નથી કશું મતભેદ ઘટતા નથી કશું ઘટતું નથી લગનમાં લગનમાં આજે જેનાથી તાવ ઉતરે નહીં એ દવા શું કામ અને આખા નવું શું કર્યું હવે એક આપ રાજસ્થાન માં પધારવાની કૃપા કરો સિઝન হয় বসে বসে এরকম হয় এমনা તંગી છે હા તંગી છે એ અંદામાં મને મળી ગયું સાકાર થયું પડેલું આ બધું પડેલું સાકાર થયું કોઈ અવતાર સાકાર ઉલ્લેખ ચાલે છે કઈ ગવર્નર આ બાજુ કામ કરે છે ને ઉલ્લેખ ચાલે છે ગવર્નર કેવું કામ કરશે ભારે ધમકાતા ઘણી કલાકથી ચાલે વિકાસચંદ્ર વગેરે તે દર્શન કરે આપણા છે હું તો હું બોલે છું કેમ છે દાદા કેમ છે હું કહું આમ છે તેમ છે એમના ભાઈ રાજમંત્રી એ નહીં કહ્યું નહીં કોઈ એકસો ને ત્રણ ડિગ્રી પાર કરે છે તો હેરા જાણી નથી પાર કરે એ જાણે પૂછવા રાજેન્દ્ર એને મોડગીર ના ગણે પણ એનો અર્જુન સાહેબ આવ્યા ને એ ધર્મ હોય મને એનો પૂછવા થી અચાતા ઉત્પન્ન થાય છે સહયોગ માત્ર ગુજરાય કેટલા Olha dança. É uma fogueira. વિરોધ હા સમજો ત્યાં પકડે જરૂર નહીં હા એટીકેટ છે હાથ બેરું થઈ ગયું અને હાથ બેરું હોય ત્યાં આગળ આપતા ગુજરાય નહીં